ભગવદ્ ગીતા અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ શ્લોક એક અને બે અર્જુન કહે છે હે પુરુષોત્તમ બ્રહ્મ એટલે શું અધ્યાત્મ એટલે શું કર્મ એટલે શું અધિભૂત શાને કહે છે અને અધિદેવ કોને કહે છે હે મધુસૂદન આ દેહમાં અધિયજ્ઞ કોણ છે તે કેવો છે જેણે અંતઃકરણને જીતી લીધું છે એવો યોગી મરણ સમયે તમને કેવી રીતે જાણે છે શ્લોક ત્રણ શ્રી ભગવાન કહે છે બ્રહ્મ અવિનાશી અને સર્વશ્રેષ્ઠ છે તેનો સ્વભાવ અધ્યાત્મ છે પ્રાણીની ઉત્પત્તિને લીધે જે વિસર્ગ થયો તે અને દેવોને ઉદ્દેશી યજ્ઞમાં કરેલું દ્રવ્ય પ્રદાન તેને કર્મ કહે છે શ્લોક ચાર હે નરશ્રેષ્ઠ જે નાશવંત પદાર્થો છે તે અધિભૂત છે પુરુષ અધિદૈવ છે આ દેહમાં જે સાક્ષીભૂત છે તે હું અધિયજ્ઞ છું શ્લોક પાંચ વળી જે અંતકાળે મારું સ્મરણ કરતા કરતા શરીરનો ત્યાગ કરે છે તે મારા સ્વરૂપમાં સમાઈ જાય છે તેમાં શંકાને સ્થાન નથી શ્લોક છ અથવા હે કૌંતે જે મનુષ્યો મનમાં જે જે ભાવ રાખી ને અંતે દેહ છોડે છે તે બીજા જન્મમાં તે તે ભાવથી યુક્ત થઈને તે જન્મે છે શ્લોક સાત માટે હે પાર્થ મન અને બુદ્ધિને મારામાં અર્પણ કરીને સદૈવ મારું ચિંતન કર અને યુદ્ધ કર એટલે તે કર્મ મારામાં જ આવી મળશે તેમાં સંશય નથી શ્લોક આઠ હે પાર્થ પોતાના ચિત્તને ક્યાંય ન જવા દેતા યોગાભ્યાસના સાધનથી ચિત્તને એકાગ્ર કરીને જે મારું ચિંતન કરે છે તે તેજોમય પુરુષમાં મળી જાય છે શ્લોક નવ સર્વજ્ઞ સર્વના નિયંતા આદિ સૂક્ષ્માતિ સૂક્ષ્મ સર્વના પોષક અચિંત્ય રૂપ સૂર્ય જેવા તેજસ્વી અને તમોગુણથી અલિપ્ત એવા દિવ્ય પરમ પુરુષનું ચિંતન કરે છે શ્લોક દસ અંતકાળે જે મનુષ્ય મન સ્થિર કરી ભક્તિવાળો થઈને યોગ બળે બે ભ્રમરોની વચ્ચે પ્રાણને ઉત્તમ પ્રકારે સ્થિર કરે છે તે દિવ્ય પરમ પુરુષમાં લીન થઈ જાય છે શ્લોક અગિયાર વેદ વેદતાઓ જે પરમ તત્વને અક્ષર કહે છે ને જેમના કામ ક્રોધનો નાશ થયો છે એવા સંન્યાસી જે સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જેની પ્રાપ્તિ માટે બ્રહ્મચારીઓ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તે પદને હું તને ટૂંકમાં કહીશ શ્લોક બાર જે ઇન્દ્રિયો રૂપી સર્વ દ્વારોનો નિરોધ કરી ચિત્તને હૃદયમાં સ્થિર કરી ભ્રુકુટીના મધ્ય ભાગમાં પોતાના પ્રાણવાયુને સ્થિર કરી યોગાભ્યાસમાં સ્થિર થઈ શ્લોક તેર બ્રહ્મવાચક એકાક્ષર ઓમ નો ઉચ્ચાર કરીને મારું જે સ્મરણ કરતો દેહ ત્યાગ કરે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે શ્લોક ચૌદ હે પાર્થ જે યોગી એકાગ્ર ચિત્તે સદા મારું સ્મરણ કરે છે જે સદા સમાધાન યુક્ત હોય છે તેને હું સહજતાથી પ્રાપ્ત થાવ છું શ્લોક પંદર એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત એવા જન્મને પામતા નથી શ્લોક સોળ હે અર્જુન બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પત્તિ અને વિનાશને આધીન છે પરંતુ હે કૌંતેય ફક્ત મારી પ્રાપ્તિ થયા પછી પુનર્જન્મ થતો નથી શ્લોક સત્તર કેમ કે ચાર હજાર યુગ વીતે છે ત્યારે બ્રહ્મદેવનો એક દિવસ થાય છે અને પછી તેટલા જ સમયની રાત્રિ આવે છે આ વાત રાત્રિ દિવસને જાણનારા મનુષ્યો જ જાણે છે શ્લોક અઢાર દિવસ શરૂ થતાં અવ્યક્તમાંથી સર્વભૂતોનો ઉદય થાય છે અને રાત્રિનું આગમન થતાં જ તે સર્વ અવ્યક્તમાં લય પામે છે શ્લોક ઓગણીસ હે પાર્થ તે સર્વ ચરાચર ભૂતોનો સમુદાય પરાધીન હોવાથી ફરી ફરી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા લય પામે છે અને ફરી દિવસ થતાં પુનઃ ઉત્પન્ન થાય છે શ્લોક વીસ સર્વ ચરાચરનો નાશ થયા પછી પણ જે નાશ પામતો નથી એ તે અવ્યક્તથી પર ઇન્દ્રિયોથી અગોચર તથા અવિનાશી બીજો ભાવ છે શ્લોક એકવીસ જે અવ્યક્ત ભાવ અક્ષર સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તેને જ પરમ ગતિ કહેવામાં આવે છે જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી પુનઃ પાછા આવતા નથી તે જ મારું પરમધામ છે શ્લોક બાવીસ હે પાર્થ જેમાં સર્વભૂતોનો સમાવેશ થાય છે અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે શ્લોક ત્રેવીસ હે ભરત શ્રેષ્ઠ જે કાળે યોગીઓ મૃત્યુ પામી પાછા જન્મતા નથી અને જે કાળે મૃત્યુ પામીને પાછા જન્મે છે તે કાળ હું તને કહું છું શ્લોક ચોવીસ અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ અને ઉત્તરાયણના છ માસમાં મૃત્યુ પામનાર બ્રહ્મવેતાઓ બ્રહ્મને જઈ મળે છે શ્લોક પચીસ ધૂમ્ર રાત કૃષ્ણ પક્ષ તથા દક્ષિણાયનના છ માસમાં મૃત્યુ પામનાર યોગી ચંદ્રલોકમાં ભોગો ભોગવી આગળ ન જતા પાછા વળે છે શ્લોક છવ્વીસ આ જગતની શુક્લ અને કૃષ્ણ એમ બે ગતિ શાશ્વત માનવામાં આવી છે એક ગતિથી જનાર યોગીને પાછા ફરવું પડતું નથી અને બીજી ગતિથી જનાર યોગીને પાછા ફરવું પડે છે શ્લોક સત્તાવીસ હે પાર્થ આ બે માર્ગને જાણનારો કોઈ પણ યોગી મોહમાં ફસાતો નથી એટલા માટે તું સર્વકાળમાં યોગ યુક્ત બન શ્લોક અઠાવીસ આ બધું જાણ્યા પછી વેદ યજ્ઞ તપ અને દાન દ્વારા થતી જે પુણ્યફળની પ્રાપ્તિ કહી છે તે સર્વ પુણ્ય પ્રાપ્તિનું અતિક્રમણ કરીને યોગી આદ્ય તથા ઉત્કૃષ્ટ સ્થાનને જ પ્રાપ્ત કરે છે એ પ્રમાણે અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ સમાપ્ત